જાય ભાઈ કે છે બરોબર કે છે કે બધા મુજેલા છે ખરા પણ જે સંપ્રદાયમાં બેઠા છે એ સંપ્રદાય નડે છે <laughs> અને આ બિન સંપ્રદાય આમાં સંપ્રદાય ગચમત ગચમતમાં તો બધું ભય જ નહીં માં લાભ જ ના હોય ગચમત હા કઈ ના હોય ત્યારે ચડેલા તો ચડેલા તો ખાવાનું પડે ને ના હોય ત્યારે તારા રામ તમને ચેક નહીં મારે કઈ પૈસા નહીં સમકી તો હોય તો આપણે ત્યાં રોજ ત્યારે બંધ થાય સંયમ જ નથી આઠ હજાર દોઢ હજાર જ્યાં છે સંયમ જ નથી આ તો લોક ક્યાંક સંયમ છે લોકો બજારમાં જે ચાલે એ ખરું વ્યવહાર કહેવાય વ્યવહાર ઘઉંમાં છે તે ચાલીસ ટકા કોકરા હોય તો ઘઉં જ કે આપણે ઘઉં જ કેવા પડે કોકરા વાળા ઘઉં ના ઘઉં જ કે છીએ કર્મ જે ઉદયમાં આવવાના છે તે કર્મોને કોઈ તપથી અગર એવી કરીને એની ઉદીર ના થઈ શકે એટલે વહેલા એને પકવી શકાય અહંકાર થઈ શકે અહંકાર તો થઈ શકે અહંકાર જ્ઞાન લીધા પછી ના થાય જ્ઞાન લીધા પછી ઉદીર્ણા ના હોય સહેજે સહેજે બધું એની વચ્ચે ખરાબ થયા હોય ડકો ના હોય ડકો ના ઉદીર્ણા એટલે ડકો ડકો ઉદીર્ણા એટલે ડકો વિશેષ ચોપડી લેવું ઓગણીસો ને ઓગણીસો ને ઇત્યાસી બધી વરસાદ પડવાનો ઇત્યાસી બધી વરસાદ પડવાનો જી તે અત્યારે ચોરાસી માં ઉદીણા કરવી અને ચોરાસી વરસાદ પાડવો એના જે ઉદીડા ઉદીડા ઇત્યાસી માં ના હોય વરસાદ પછી તો કામ બધું પ્રયા થઈ ગઈ અત્યારે એની વેરે પાકે એવો છે પણ છતાં એને પકવવો વહેલો એટલે પળ નાખીને આ જેમ કેરામાં થતે કેસી વાટી નાખે ને પકવી નાખે એવું પકવે છે પણ પકવે તો છે પકાય છે વ્યવહારમાં ને એમ શાસ્ત્રીય દ્રષ્ટિએ પણ ઉદીના એ છે બસ એ ઉદીના કરેલો ગુનો લાગે ઉદીના કર્યાનો ગુનો લાગે હા પેલા બોલાય કેમ કરી કે કેમ કરી ઉતરો કેમ કરી અને આપણે અહીંયા ઉદીના શબ્દ જ ના હોય ઉદીના શબ્દ ઉદીના અજ્ઞાની નો હોય ઉદીના અજ્ઞાની સંકિત ને ઉદીના ના હોય જ્ઞાની ને તો કામ ખપાવવાનું ના હોય પણ અજ્ઞાની ઉદી માણસ હોય હોય એ કે છે જ્ઞાની ને તો કર્મ ખપાવવાના ન હોય જ્ઞાની તો કર્મ ખપાવવાના ના હોય એટલે એ ઉદીરણા ના કરે પણ અજ્ઞાની ને તો કર્મો ખપાવાના છે એટલે એ ઉજ્જૈના કરે ને કરે કર્મ બધા એ કે છે એ ખબર નથી એ હોય દરેક ઉપાય ઉપાય કર્મ બંધાવે ઉપાય કર્મ બંધાવે કોઈ પણ જાતનો ઉપાય એ કર્મ બંધાવે એ ઉદેના એ ઉપાય છે ઉદેના એ ઉપાય છે ને એને લીધે એ દાદા એ કર્મ કેવું બંધાય એ જે ઉદીર્ણા કરવાથી જે કર્મ બંધાય એ કર્મ કેવું હોય એવું છે ને પેલું આજે આપણે પેલું પતી ગયું અને નવી નવી જાતનું થયું નવી પતાવી શકાય આવતા ભાવમાં પતાવી શકે અત્યારે ઉકેલ આવી ગયો ઉકેલ આવી ગયો હા અત્યારે પેલા નો ઉકેલ આવી ગયો આવતા બહુ એવું છે જોઈ લેવાય જૈન ધર્મ ને સમજાવ વિકરાવો ની વાત જ સમજાવ કરી ચાલે છે કોટ્યાથી અવતારથી આવું અવતારે તોય નથી પૂજવાનો માર્ગ મળ્યો ને પૂજવાનો માર્ગ પણ મળ્યો હજારો અવતાર સાધુ ના થાય ત્યાગી ના થાય આચાર્ય થાય પૂજવાનો માર્ગ મળ્યો પૂજવાનું તો રોકડું જ હોય વાર જ કેટલી લાગે છે દૂધ હોય ખોળ હોય લાકડો હોય દિવાળી હોય બધું પછી દૂધપાક બનાવવું કેટલી વાર લાગે વાર લાગે ભૂખ થી કઈ વાર હતી માર્ગ મળ્યો નથી ભૂખ ની વાર ને મોક્ષ તો હેરા હેરી વસ્તુ મોક્ષ ખીચડી કરતા સહેલો હોય મોક્ષ ખીચડી કરતા ખીચડીમાં ટાઈમ લે એટલે દાદા મોક્ષ ને જે આપ જે સહેલો કહો છો એટલે એ હિસાબે કે મોક્ષ એ મારું મોક્ષ એ સ્વરૂપ છે મોક્ષ પોતાનો સ્વભાવ છે સ્વભાવ છે એટલે વિભાવમાં જવું હોય આ પાણીને હવામાં રહેવા જેવું હોય તો ચાર ચાર રૂજી જાય બે ફૂટ ઊંચું કરવું હોય તો મુશ્કેલી થાય વિભાવ કહેવાય આત્માનો સ્વભાવ મોક્ષ સંસાર બહુ ત્રાસ આ વાત થોડી સમજાય ના આત્માનો સ્વભાવ જે છે એમાં ઠરે માણસ તો મુખ કહેવાય અને વિભાવમાં પ્રયત્ન કરવો પડે પુરુષાર્થ કરવો પડે સ્વભાવમાં ઠરવા માટે કઈ પ્રયત્ન કરવાની જરૂર નથી પોતે સ્વભાવ સ્વરૂપ પોતે સ્વરૂપમાં છે કે છે હોતું નથી કોઈ પણ પુસ્તક એવું નથી જેમાં આત્મજ્ઞાન હોય એટલે પુસ્તક ની માહિતી ના આધારે આ ભેગું કરેલું હોય તો અમને પરિણામ ના પામે પુસ્તક વાંચ્યાથી દાડો વરે નહીં પોતાની જાતે પ્રયોગ કરે તો દાડો વરે નહીં આત્મજ્ઞાની નો આશ્રયવાન થાય તો દાડો વરવાનો કોઈ આધાર જ નથી અને તે તૂટેલા હોવાથી બધા બહુ અહીંયા આવ્યા આત્માના જ્ઞાની વાળા બધા બહુ મુવાથી પણ મુક્ત પુરુષો આવતી જરા બુદ્ધિ ના હોય તો અને રોકડું આપે હોય પાછા કહે છે અહીં બેહો તમે બે કહે સાહેબ બે ત્રણ બેરામાં નિકાલ થાય એવું છે અમારો સગા કરી આપી સાહેબ બેરામ ના થાય તો આપણે ઉઠી બીજી દુકાને જવાનું તો એનો જ થયેલો નથી આપણે શું ચાલુ કરે કરવાનું કે છે કે મુક્ત પુરુષ પાસે જઈએ તો આવો નિવેડો આવે પણ મુક્ત પુરુષની નિશાની શું નિશાની જરૂર નહીં રોકડો આપે તે આ બેગ કોનું નામ કહેવાય નિશાન તમે શું ઓળખવાના છો અજ્ઞાની પુરુષ મુક્ત માણસ ને પુરુષ શીખવું ઓળખે અજ્ઞાની માણસ શોધવો હોય મુક્ત પુરુષ ને તો એને કઈ ચિહ્નો તો જુએ ને અજ્ઞાની માણસને મુક્ત પુરુષ જો શોધવો હોય તો એ શોધવા માટે મુક્ત પુરુષ ખોરવા માટે કઈ ચિહ્ન તો જોઈએ ને મુક્ત પુરુષ ના એને શું ખબર પડે એને બહુ બહુ પસંદ કરતા નહીં આવડતી એટલે એનો અર્થ એવો કે જ્ઞાની જ્ઞાની ને પસંદ કરે દોષ પહોંચવો પડે તો પરીક્ષા થાય દોષ પહોંચવો પડે ચલો રૂપિયા પેલા ખગડાવતા જોયેલા કલાક છે કે કેમ રોય રૂપિયા જોયેલા જોયેલા શું કરતા હતા એને પાનો નહીં શા માટે ખખડાતા લક્ષ્મીજી આવું આવું અપમાન કરાતું છે ખોટો જોવા માટે સાચું છે કે ખોટું છે જોવા માટે સાચું છે કે ખોટો બોલો છે એ જોવા માટે એવું આ જ્ઞાની પુરુષ ને હે બે સપોડીએ નહીં એટલે ખબર પડી જાય ના મળતું સંભાવ સંભાવ તો ચાલે નહીં એટલાથી ચાલે નહીં તમે કોઈને ચપોડે દ્વાર મંદ કસાય જીવો હોય છે મારો અપાર કઈ કરે નહીં એવા પણ હોય છે કાયદો નથી કોઈને ચપોડો નહીં કાયદો નથી એટલે પછી એનું મન વાળી દેવું પડે મનાઈ લેવા પડે હો બધો ખર્ચ કરીને કે સાહેબ મારું મગજ ભાઈ રીતનો ઝઘડો થયો છે મગજ બગડી ગયું છે તેથી આવું લઈ ગયું કઈ ખબર નહીં વાઈ દેવું પડ્યું ના બોલાય ગમે તેવો હોય તો એના પર એને પીડાવા પીડાયેલો અધિકાર નથી જયારે બાયડીઓ શું પસંદ દાદા એ એમ કે છે કે કેટલાક આપણે એટલું કહેવાનું કે આ બેંક છે બેંક હોય તો બેંકમાં આપણો ચેક ભરવો અને પેલો સિક્કો આપે એટલી ગ્રેપ કરવી પડે કે એ પકડાય પકડાય પડે હે પકડવી જ પડે બે ધીરજ ના આવે તો શું ખાતી તમારી શું ખાતી બતાવો બે બે ચેક જા ફરી હશે તો એમ કે છે દાદા કે કેટલાક ને કેટલાક એવા મંદ કસાઈ હોય છે કે ગમે તેટલું તમે કરો તો એના કસાય આમ બહાર ના નીકળે જ્ઞાની પુરુષ ની પાછી બીજી કોઈ નિશાની હશે એને એમ પૂછવામાં આવે છે કે ભાઈ મોક્ષ મારે કઈ ધમકી થાય એવું કઈ છે ના થાય એવું મને બે આવી ના રાખો હું દુકાન સંકેત ની ખોલું છું એવું કહેવા માંગતો ખરો જય એ મેરેજ નાખી દે કઈ પણ એમ માલ કર્મ માલ હોય તે આપણો કોણ છે હાથ ખોલવા વાળો કઈ છે હાથું ખોલવા તમારા બહાર આવી ગયા બધા દાદા કૃપાળુ દેવનું આ જે વચન છે તે બરોબર છે કે મુમુક્ષુ તું થા તો મુમુક્ષુ ના નેત્રો મહાત્માને ઓળખી લેશે એ તો એ મુમુક્ષુ વાત છે જી મુમુક્ષુ એ હોવું મુશ્કેલ મુમુક્ષુ ક્યાંથી ના રહે મુમુક્ષુ તો હર એકાદ મળે હોય તો આગળ જતા હજાર એકાદ મુમુક્ષ મુમુક્ષ એટલે મોક્ષ સિવાય બીજી કોઈ પ્રકારની ઈચ્છા નહીં આ તત્વ આ કરતા ઘાસ જાત જાતની ઈચ્છાઓ મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નહીં એવો કોઈ માણસ કેટલા છે બહુ જોડે બિરલા બિરલા જવાલે બિરલા એ ઓછી જાય ખપી ખપી કહેવાય ખપી ખપી એવો ક્યાં તો દાદા એવો નિયમ ખરો સૃષ્ટિની અંદર કે કોઈની એવી ભાવના હોય કે મારે જ્ઞાની મારે જ્ઞાની શોધવા છે જ્ઞાની શોધવા છે તો એને મળી આવે એની ભાવના ચોખ્યો તો એને મળી આવે ચોક્કસ ચોક્કસ ચડે ભાવના કરતા કરતા બધી જ ચીજ મળે ચાલતી ભાવના ભાઈ ભાવ નથી લાગી જે જે ચાલશે ચાલે જ્ઞાની હોતા નથી શું વખત આ તો અર્થવ વિજ્ઞાન તો દસ લાખ વચ્ચે આ પ્રગટ થાય કે ચિંતા ચિંતા વગરનો માણસ રહી શકે સાધુ સંધ્યા ચિંતા વગર જ્ઞાનીઓ ચિંતા કરી આ તો અસ્ત્ર વિજ્ઞાન છે એટલે તમારે શું ચિંતા ચિંતા બધા છે કોઈ જે ચિંતા સંસારમાં રહેવા છે તો ચિંતા નહીં વકીલ ને સમજ પાડી જી ત્યાં બહુ કરનારા માણસ હોય ને એને પણ સીધા રસ્તે લઈ જાય છે ને જ્ઞાની પુરુષ તો એવા હોય ને કે જે ડખો કરનારા માણસ હોય તો તેને સીધા રસ્તા પર લાવી દે ને હા લાવે પણ લાવે છે ને પણ મારું કહેવાય એને તો ચેતરીએ ડખો કરે એટલું ચેતરીએ એટલે પાંચ આજ્ઞા પાડજો ને જેટલી પડાય પણ આ નક્કી પાડી જેવું નક્કી કરજો નિશ્ચય કરજો પૂરી ના પડે સો ટકા ના પડાય એસી ટકા એસી ના પડે સાઠ ટકા પણ પાડજો પ્રેક્ટિસ સો ટકા પાડવાનો પ્રયત્ન કરવો વ્યક્તિ મો નુકસાન કરતા છે એવું જાણવાની હોવા છતાં પણ મો કેમ થાય છે લૌકિક દ્રષ્ટિએ આ મોહ નુકસાન મોહ નુકસાન કરે છે એવું જાણવા છતાં પણ મોહ કરે છે લૌકિક અજ્ઞાની અજ્ઞાની ને આ મો છે તે નુકસાનકારક છે એવું એ જાણે છે છતાં મોહ કેમ કરે છે એ જાણે છે તે મોહ છે અને કરે છે તે મોહ છે એ જાણે છે કઈ મોહ જાણનારે મોહ છે અને કરનારે મોહ છે મોહ સિવાય અન્ય વસ્તુ નથી પોતે જાણે છે કે આ મોહ છે તે મોહ મોહ ને જાણે છે મોહ મોહ મોહ ને જાણે હા મોહ જો મોહ મોહ ને ના જાણતો હોય તો મોહ છૂટે અહંકાર મોરી જાણતો હોય તો મો છૂટે આત્માની વાત જ નહીં અહંકાર મોરે જો જાણે તો મોં છૂટે ઝેરને ઝેર જાણે જાતી ત્યાંથી ઝેર લે નહીં ખાઈ હા પીતે ખોળ બોળ નાખી આપ્યું ખાઈ જાય છોકરો પણ મરી જવાથી જાણે તો ના લે જનો મોહ થાય છે તમને મને તો મારી વાત નથી હોતી જનરલ સરળ જેવી વાત કરું મને તો કોઈ મોહ છે નહીં મને કોઈ મોહ છે નહીં આ તો હું તો સર્વ સામાન્ય વાત આજે આજે બોલે છે તે મોહ બોલે છે પોતે બોલતા હોય ડાયા થાય એ જો પોતે બોલતા હોય તો ડાયા થઈ જાય તો હા મોહ બોલે તો દાદા મેં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તો હું કહું કે આ મેં વસ્તુનો ત્યાગ કર્યો છે તો એ મારો એ મારો બહુ બોલે અમુક પ્રકારના મોહ ને સારા કર્યા છે આ બીજું નામ સારા સારા મોહ કર્યા છે ત્યાગ કરે છે એ મોહ સારો તો ઉધર જાય છે એ મોહ કરતા આ ત્યાગ કરે છે મોહ સારો મોહ દાદા કોને અને બીજું કે આ મોહ પ્રશસ્ત મોહ અને અપ્રશસ્ત શબ્દ અહીં લખાય નહીં પ્રશસ્ત અહીંયા આગળ અજ્ઞાની માટે શબ્દ મુકાય જ નહીં નહીં પ્રશસ્ત તો ધમકીથી ઉપરના માણસો માટે વપરાય નીચેના નીચેના ઉપર માટે પ્રશસ્ત શબ્દ જ ના હોય એને બોલાય નહીં બોલે પાપ લાગે એના માટે પ્રશસ્ત વાપરવાનો એ શબ્દ વાપરવાનો અધિકાર હવે દાદા મોહ તે મોહ કોને કહેવાય નટુભાઈ પૂછે છે કે મોહ કોને કહેવાય કોણ કે નટુભાઈ મોહ આ મોહ છે તે મોહ કોને કહેવાય હું નટુભાઈ છું એ મોહ હું નટુભાઈ છું એ મોહ અને બાયલો થઈ થયો બીજો મોહ બીજો મોહથી બોલે જેમ એક શેઠ હોય ત્યાં આગળ ગામના નગર શેઠ હોય અને વાહ વાહ થતી હોય રાતે થોડી થોડી ગાંધી લેતા હોય પણ એક તારો ડબલ લઈ લીધી હા તો પછી કે હું થશે પ્રેસિડેન્ટ છું ઇન્ડિયાનો એટલે આપણે જાણીએ કે કોણ બોલે છે અમલ ચડે આ મોહ છે આ જ અમલ એ જ મોહ હા હવે મૂળ જે મોહ એમ કે ક્યાં ઘોડા ઘોડા વરાય આ મોહ વરા જે મોહ વરા છે તે એમ કે નહીં ઘોડા મો મદિરા પિયો અનાદિ ભૂલ આપકો ભરમતવાદી એમ સાચું હું નટુ બી એ જ મો આ બાયલો ધડી એ બીજો મો ને હું હક કર્યા છે દાદા કેટલીક વખત એવું બને છે કે અમે ઘણું વાંચીને આવ્યા હોઈએ અમે આપણી પાસે ઘણું વાંચીને આવ્યા હોય ઘણા શાસ્ત્રો વાંચીને આવ્યા હોય હવે એવું બને છે કે આપણું કોઈ એક એવું વચન નીકળ્યું એટલે અમને પેલું વાંચેલું હોય તો યાદ આવે કે આ પેલા શાસ્ત્રની અંદર પણ આવું લખેલું છે તો દાદા એ એ રીતે કમ્પેર કરવું કે આપણું વચન સીધું લેવું એ કમ્પેર કમ્પેર કરતા આવડે નહીં જી કમ્પેર કરવું એ તો બહુ મોટી બુદ્ધિની જરૂરિયાત છે અધ્યાત્મમાં હા અધ્યાત્મમાં કમ્પેરિઝન ના થાય ના થાય બીજા બધા થાય સંસાર વ્યવહાર અભ્યાસ તો તમે પુસ્તક વાક્ય લાવ્યો હોય તમને વાક્ય ગ્રહણ કરતા ના આવડ્યું હોય વાક્ય ગ્રહણ કરવું કઈ હેરી વાત છે પણ દાદા જ્ઞાની ની પાસેથી જયારે વાણી નીકળતી હોય ત્યારે એ પુસ્તક બીજી વાત જોડવા ગયા ને સરખામણી કરવા ગયા માયા ગયા શાસ્ત્ર ની વાત સરખાવાની શાસ્ત્ર ની વાત જ્ઞાની પોતે જ શાસ્ત્ર છે જ્ઞાની પોતે હા શાસ્ત્ર માં ભૂલ થવાનો સંભવ ખરો એટલે જ્ઞાની ના વાક્યો એ શાસ્ત્રો છે શાસ્ત્ર ના આધારે જ્ઞાની ના બાપો નહીં તો મપાઈ જશો નહીં તો મપાઈ જશો Thank

કોઈને ના કરવો કોઈ ઉપર આ બધું કે છે શાસ્ત્ર એમાં કશું થાય એવું છે કોઈ નથી આખો દાડો ક્રોધ લોભ એ જ કર્યા સ્થિર થઈ ગયેલ છે કે સાધુ સ્થિર કરી શકે એ લખાયા કરે કાળ નથી એડજસ્ટ શું થયું એટલે અત્યારે એડજસ્ટ થાય એવું એવું જ્ઞાન હોય એનો જ્ઞાની એ પ્રત્યક્ષ જોઈએ અને વાણી એ પ્રત્યક્ષ જોઈએ બરોબર પ્રાણીએ ના ચાલે બધું પ્રત્યક્ષ જ જોઈએ કાળને અનુસરીને હોય કાળને તીર્થકરોની વાત તો બહુ ઊંચી છે પણ એ પૂરેપૂરી વાત અત્યારે આવી ના હોય ને અહીંયા તીર્થંકરની વાત એક વાક્ય કાઢી આવવામાંથી મને કયા પુસ્તકમાં છે એક વાક્ય મને કે આ તીર્થંકર વાક્ય આ તો પછીના તીર્થંકરના શાસ્ત્રો કોવે બાર વર્ષ દુકાળમાં તેથી ડકડાઈ ગયું જ્ઞાન જેવી વસ્તુ જ રહી અમારી ભૂલ કરતા આવડે પોતાની ભૂલ ભાગે નહીં એમ નામ જ્ઞાન ના કહેવાય જ્ઞાન ખરું નામ કહેવાય પોતાની ભૂલ ભાગે એમ નામ જ્ઞાન તો બીજાની ભૂલ કરતા આવડે એવું જ્ઞાન એમને થયું શું થયું બીજાની ભૂલ કરતા લોકો આવડે બીજાની ભૂલો શોધે છે ને માણસ બીજાની ભૂલો જ શોધે છે ને માણસ જબરદસ્ત શું કે છે દીક્ષા નહીં દીધો તરીએ કોણ ઉપાય પોતાના જો શીખાતા નથી તો તળવાનો માર્ગ જ સ્થિર છે તો ને કોઈ ના દેખાય એક બે ના દેખાય ઠીક દેખાય ત્યાં બહુ સામ્રાજ્ય હોય મોતી ભરેલા હું આચાર્ય છું હું સૂર્ય છું એનો બહુ દબાતો આચાર્ય નો હોય ખરો સૂર્ય નો ના હોય ગણો એટલે તમે બહુ પ્રમાણ બતાવો એ બીજું બીજું કશું નથી નિંદા કરવા જેવું નથી પણ આવું જ છે બરોબર છે એટલે મેં કહ્યું હતું કે મહારાજ તારકાથી સાધુ હતા મહારાજ અમદાવાદ માં એટલે બહેનો એ કહ્યું કે આ તો જ્ઞાની આવ્યા છે એટલે સાહેબ મારા પાઠ પર બેઠા નથી રહી ગયા હા જ્ઞાનીની હાજરી બહાર એટલે મેં એમને કહ્યું આ ચોટ અત્યારે ભજુસણા ચાલે છે અને લોકો વાંચવા આવે છે તો ઉપર બેસી જાઓ ખોટું દેખાય આવે જાતિ રીતે બેસી ગયા છે મારે સમજણ છે નાની નીચે બેઠા મારા ઉપર બેહાય કેમ કર્યું મારા ઉપર સમય ઓળખવો પડે આ લોકો વાંચતા હોય તેનો મુખ શંકા પડી જાય અને જ્ઞાની પુરુષને તો વાંધો ના હોય કોઈ જાય તમે આ કર્યું નહીં વિનય બતાવ્યો નહીં આ વિનય તમને મોક્ષે લઈ જશે જાઓ આ વિનય મોક્ષે લઈ જશે ભરી સભામાં તમે વિનય બતાવ્યો એ વિનય તમને મોક્ષે લઈ જશે પછી મને કે છે કેપ બેપ ઉતરે છે કે શાસ્ત્રો બહુ ભણ્યા એમની મળ્યા શાસ્ત્રો બધા ભણ્યો કે છે ને કેબ ઉતરે છે ચડે છે કેબ તો બહુ વધ્યો છે તો પહેવા નહીં દે તો તો ડિસ્કેપી પહેવા પહેવા દે શકાય જ્ઞાન આ બધું નકામું ગયું ત્યાં ક્રિયા કરું છું કરી જાતિ ક્રિયાકાંડ કરું છું હું ક્રિયા મહાવીરની કરી ન હોય મહાવીરની કહેલી એક ક્રિયા કરતા જ નથી મહાવીરની કહેલી ક્રિયા અને રીત પોતાની રીત પોતાની કોની રીતે કરે છે પોતાની રીતે તે રોગ કે છે ના કરી હું આ છે તો સારી રીતે ના કહીશ હું રીતે કરું તે રીતે આની બતાવે જે ક્રિયા હોય રીત પોતાની હોય એ કહે છે કે એવો એક મને દાખલો હોય કે ક એટલે સમજણ પડે કે મહાવીરની ક્રિયા હોય અને રીત પેલા પોતાની હોય રીત પોતાની રીતે પોતાની સમજાયું બધું કયા જાય એને સ્વચ્છંદ કહેવાય શું કહેવાય સ્વચ્છંદ કોઈને પૂછતો ખરો જ્ઞાની કોઈ માણસ ને કોલ ત્યાં પૂછ કે હું કેવી રીતે કરું આ ક્રિયા નહી તો અધો પતિ માં જશો સાધુ પણ લીધા પછી કટાય સહિત પ્રવૃણા ના કરાય પ્રવૃણા કરે તો નર ગતિ સહિત પ્રવૃણા કરવી નર ગતિ આપણે પોપો બદલવા દે છે તમને શું લાગે કેતા કે નહીં કેટલા બધા સાધુ બધા કોઈ જીવ માને છે આમ બહુ જોરથી બોલે પણ કોણ માને છે સ્વસંગ સ્વસંગ નું ગુણવત્તા એટલી છે કે કોઈ જીવ કોઈ માનવા ત્યાં નથી પણ દાદા એવું બને છે કે કૃપાળદેવના આત્મસિદ્ધિ બોલતી વખતે ગાથાઓ આવે છે કે તું સ્વચ્છ ના કરીશ તું સ્વચ્છ ના કરીશ એટલે ગાથાઓ સમજાવનારા એમ સમજાવે છે કે જો સ્વચ્છ ના કરશો સ્વચ્છ ના કરશો પણ પાછો પોતે તો સ્વચન માં જ હોય ના એ બોલે છે એ સ્વચન છે બધું ભાન માણસ જાગૃતિ આટલી બધી સી રીતે દાદા તારે આપણે બહુ સરસ કે હું કઈ જાણતો નથી ડખો નહીં કરો જાણતો હતો ડાયરેક્ટ ના હોત કે ડાયરેક્ટ એટલે બહુ મતમ બહુ નિરાશ થઈ જાય કઈ જાણ મુખ્ય વસ્તુ છે અને તે ઘણો ખાલી દેવાય તો હું રેડું પણ તું કોઈ મારો ઘણો ભરેલો છે આ ડેટ કે મારો ઘણો ભરેલો છે હું કેમ કરી રેડું રેડો તો બહાર પડી જવાનું છે તો બહાર પડી જાય ભરેલો હોય તો ભરેલો હોય તો આપ રેડો તો બહાર છલકાઈ એટલે વસ્તુ સમજવાની જરૂર મોહ જ ચાલી રહ્યો મોહ મોહ કાઢવા માટે મોહ મોહ સર્વ મોહની શરૂઆત કરી છે વધારે મોહની ખરીદી ચાલે મોહને કાઢવા એ મોહ વેચી દેવું છું એક બાજુ ખરીદ ચાલી રહી છે ખરીદ ચાલી રહી છે આ ઠીક ખબર પડે આમાં એ તમે કહ્યું ને પેલો કહે ભાઈ દર્શન ના કર્યું દર્શન ના કર્યું એ જ દર્શન કરી રહ્યો એ અત્યારે બોલે છે તે જ દર્શન છે કોઈને અધિકાર નથી આવું બોલવાનો આવું બોલવાનો કોઈને અધિકાર નથી એ જ્ઞાની પુરુષ એ બોલે છે કે જેના પ્રસન્ન ના હોય તે પ્રસન્ન ના હોય જેનો કોઈ ઉપરી ના હોય એ જ્ઞાની પુરુષ ઉપરી ઉપરી વાળા ભૂલ હોય ત્યારે ઉપરી હોય જ જે ભૂલ વાળો છે માણસ તેને ઉપરી હોય જ નિયમથી હોય નહીં સમજ આપવું ના ચાલે નહીં ચાલે નહીં વૈજ્ઞાનિક વાત છે વિજ્ઞાન ની વાત છે આ વાત વિજ્ઞાન ની છે કેવા વૈજ્ઞાનિક કપાવ દેવ એક જ શબ્દમાં બધું બધું સુધરણી કરી નાખ્યું રોકે જીવ સચેત જતો પામે અવશ્ય સાધુ સંધ્યા આચાર્ય બધા બોલે છે પણ એ તો કોને આ લોકો થઈ ગયા ન્યાય ન્યાય લીધા રૂપે જુદો હોય મારા તમે પૂછ્યું સાહેબ કોઈ વાગુદર થયું છે આ ભગવાન મારે કહ્યું છે કે મારી પતિ બધું વંશ જળાય પતિમાં એટલા બે હજાર જણ દસ ટકા પાંચ ટકા ત્યાં ભગવાને કહ્યું કે નો અપવાદ